હેલો મોદી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજીવ જય શ્રી કૃષ્ણ રાજીવ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દ્વિજ જય શ્રી કૃષ્ણ દ્વિજ જય શ્રી કૃષ્ણ પ્રણામ દીદી જય જય દંડોત પ્રણામ જય જય દંડોત પ્રણામ જય જય દંડોત પ્રણામ જય દંડોત પ્રણામ જય જય દંડોત પ્રણામ चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायन लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदय मम वार्ता प्रसंग दो और यहाँ કુંભનદાસ કુંભનદાસ આપણે ગયે ગયે વખતે જે થઈ ને એ વાર્તાજીમાં થોડો વિચાર કરવાનો બાકી હતો ને એનું પુનરાવર્તન અને એમાં જે કંઈ કહેવું પૂછવું હોય તો તે તો પેલા એને આપણે કરી લઈએ ચલો જેમને પણ વાર્તાજીનો અનુસંધાન હોય એ લોકો કરો પ્રયત્ન કુંભનદાસજી જમનાવતામાં રહેતા આપણે એનો ભાવ પ્રકાશ નતો જોયો સીધો વાર્તા પ્રસંગ જ લીધો એમના બહુ ખેત હતા પરાસોલીમાં તો એ ત્યાં ખેતરમાં જ એમનો ઘણો સમય ચાલ્યો જતો અને ઘરમાં પરિવારમાં સમાજમાં એમ લૌકિકમાં એમની બહુ આસક્તિ નહીં પોતે એકદમ સજ્જન કોઈ દિવસ ખોટું ન બોલે પાપ ન કરે કોઈ અધર્મ ન કરે સીધા સાદા વ્રજવાસી થોડા દિવસ પછી એમનો પિતા એમના લગ્ન કરાવ્યા ને એમની જે સ્ત્રી હતી પત્ની એ સાધારણ હતી એટલે એમને બહુ ભક્તિભાવ કે એવું નહીં ધાર્મિક પ્રવૃત્તિ નહીં સીધી સરળ સ્ત્રી એ જયારે એમના લગ્ન વગેરે થયા ત્યારે ગિરિરાજજી ઉપર હજી શ્રીનાથજીનું પ્રાકટ્ય થયું નહીં હતું હવે જયારે મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા અને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થઈ શ્રીનાથજીની કે આપ મને બહાર પ્રકટ કરો અને મને જગતમાં પૂજાવું છે કે મારું દેવાલય બંધાવો અને મારી પૂજાની પ્રણાલી તમે પ્રસિદ્ધ કરો એટલે ત્યારે શ્રી મહાપ્રભુજી ઝારખંડની પરિક્રમા આગળ જે ચાલી રહ્યા હતા પ્રચાર યાત્રા હતી એ છોડીને અને ફરી પાછા બ્રજમાં પધાર્યા અને સદુ પાંડેના ઘર પાસે ઓટલા ઉપર ત્યાં બિરાજ્યા તે પછી બધું પૂછ્યું એમને શ્રીનાથજીના વિષયમાં ત્યારે ત્યાંના બ્રિજવાસીઓ માણિકચંદ નરો ભવાની સધુ પાંડે એમણે બધું બતાવ્યું પછી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા શ્રીનાથજીને અને રામદાસ ચૌહાણ ઉછરીના લોટા પાસે ગુફામાં રહેતા હતા એમને વિરક્ત હતા એમને શ્રીનાથજીની સેવા પહોંચી મોહનદાસજીએ જયારે આ સાંભળ્યું કે અહીંયા મહાપુરુષ પધાર્યા છે અને શ્રીનાથજીને આ રીતે પ્રકટ કર્યા છે ઘણા બ્રજવાસીઓ પણ એમના શિષ્ય થયા છે ત્યારે એમના પત્નીને કહ્યું કે આપણે પણ જઈએ આચાર્યજીના દંડવત કરીએ અને એમના સેવક થઈએ ઠાકોરજીની જો કૃપા થશે મહાપ્રભુજીની તો ઠાકોરજીની પણ આપણા ઉપર કૃપા થશે ત્યારે એમની સંતાન નથી તો મહાપ્રભુજી પાસે જાઉં મહાપુરુષ છે કૃપા કરે તો મને પણ સંતાન થઈ જાય બંને ત્યાં ગયા મહાપ્રભુજીએ નામથી જ કુંભનદાસજીને બોલાવી લીધા ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે હું તો કેટલાય વખતથી ભટકી રહ્યો હતો સંસારમાં હવે આપ કૃપા કરો મહાપ્રભુજીએ કહ્યું કે તું તો દૈવી જીવ છે અને મહાપ્રભુજીના દર્શનથી કર્યા પછી એમને શ્રી મહાપ્રભુજીના પણ અલૌકિક સ્વરૂપનું ધ્યાન થયું આ સાક્ષાત અવતાર છે એ બંનેને પછી શ્રી મહાપ્રભુજીએ સ્નાન કરવાની આજ્ઞા કરી અને એમને નામ સંભળાવ્યું ત્યારે એમના પત્નીએ મહાપ્રભુજીને વિનંતી કરી કે મારે કોઈ સંતાન નથી તો આપ કૃપા કરો આશીર્વાદ આપો ત્યારે મહાપ્રભુજી કહ્યું કે તું ચિંતા નહીં કર એક નહીં તને સાત સાત થશે બેટા એટલે બહુ રાજી થઈ કુમનદાસજીએ એમની પત્નીને કહ્યું કે તે મહાપ્રભુજી પાસે આ શું માંગ્યું જો તે માંગ્યું તો તને સાક્ષાત ઠાકોરજી પધરાવી આપત પણ સ્ત્રી કેમ કે અલૌકિકમાં મનવાળી ન હતી એટલે એને કહ્યું મને જે જોઈતું હતું તે મેં માંગ્યું તમને જે જોઈતું હતું તમે માંગી લો એટલે કુમનદાસજી ચૂપ થઈ ગયા પછી મહાપ્રભુજી કુમનદાસજીને આજ્ઞા આપી કે જેમ બીજા વૈદ્યરાશીઓ શ્રીનાથજીની સેવા કરે છે એવી રીતે તમે પણ તમારાથી જે થઈ શકે તે સેવા કરો ત્યારે કુમનદાસજી કેમ કે કીર્તન બહુ સુંદર ગાતા એટલે મહાપ્રભુજી એમને એમ કહ્યું કે તમે સમય સમયના કીર્તન શ્રીનાથજીને રોજ સંભળાવ્યા કરો ત્યારે પહેલી વખત શ્રીનાથજી પાસે કુંભનદાસજીને લઈને ગયા ત્યારે કુંભનદાસજીએ એક પદ ગાયું સાંજ કે સાચે બોલ શિકારે એમાં સ્વામિનીજી અને ઠાકુરજી એ બંને લીલાનું નિરૂપણ કુમનદાસજીએ કર્યું એ સાંભળીને શ્રી મહાપ્રભુજીને એમને પૂછ્યું કે શું તમને નિકુંજ લીલાનો અનુભવ થયો ત્યારે બંદાજીએ કહ્યું કે આપની કૃપાથી મને થયું પછી મહાપ્રભુજી એમને આશીર્વાદ આપ્યા એટલે ઠાકોરજી અને કામનીજીના યુગલ સ્વરૂપના અને એમની લીલાના પદો વિશેષ કર્યા એમનો અનુભવ એમની એ લીલામાં આસક્તિ એમની વધારે રહી એટલે વધાઈ કે પલના કે બાલ લીલા એવા પદો કુંભનદાસજીના નથી આપણને જોવા મળતા આ રીતે કુંભનદાસજી ઉપર કૃપા કરીને શ્રી મહાપ્રભુજી પછી પોતાની અધૂરી યાત્રા હતી એ ફરીથી ચાલુ કરવા માટે વ્રજથી ઝારખંડ પધાર્યા આટલું આપણે બે વખતે જોયું આમાં કોઈને જે કંઈ પણ કેવું પૂછવું મને પ્રશ્ન છે કે આપણે કુંભનદાસ ના જે પત્ની હતા તે એટલે કીધું કે પહેલી વાર એટલે બધા કોઈ પણ એક વિશેષ કાર્ય માટે એમનો જન્મ જન્મ થતો હોય એવું કીધું તું આપે તો તેને આપણે નવો જીવ કહી શકાય હું સમજો નહીં તમે શું પૂછવા માંગો છો નવો જીવ ને જૂનો જીવ છો શું કોઈનો જન્મ કોઈ વિશેષ કાર્ય માટે થતો હોય થતો હોય છે એટલે કોનો જન્મ વૈષ્ણવ નો કીધું કીધું તો આપે કે બધાનો જન્મ કોઈ વિશેષ કાર્ય માટે થતો હોય છે બધા એટલે કોણ બધા કોઈ પણ વ્યક્તિ એમ અચ્છા તો કોઈ પણ એટલે એમ નહીં એટલે આ વૈષ્ણવની જેમની આપણે ચરિત્ર વાંચી રહ્યા છીએ એ વૈષ્ણવોનો જન્મ પ્રશ્ન કેતા કઈ વાંધો નહીં વિચારી લેજો ત્યાં સુધી બીજા કોઈને કઈ આ વિષયમાં કેવું હોય તો જે જે મને આમાં મને આમાંથી એ શીખ મળી કે આપણે ગુરુ કે ઠાકોરજી પાસેથી કઈ ના માંગવું જોઈએ અચ્છા અચ્છા મને આમાંથી એ શીખ મળી કે આપણે ઠાકોરજી ને અને આપણા જે ગુરુ છે એમને સર્વસ્વ માની જોઈએ એટલે આપણે એટલે ઘણી વાર્તામાં કીધેલું કીધેલું કે આપ ઠાકોરજી અને ગુરુ આપણે ઘણું બધું આપવા માંગતા હોય છે પણ આપણે માંગતા નથી આવડતું એટલે આપણે માંગવું ન જોઈએ આપણે માંગતા ન આવડતું હોય એટલે ઠાકોરજી આપણને બહુ વિશેષ અને મોટું ફલદાન કરવા ઈચ્છતા હોય પણ આપણે કોઈ વખતે માંગી બેસીએ તો આપણી સમજ બહુ ઓછી હોય એટલે માંગવા જઈએ તો આપણે નુકસાનીમાં રહીએ જે મને એ સારું લાગ્યું કે જયારે ગોવર્ધનનાથજી એ ઉપર એમને પ્રગટ કરવાનું મહાપ્રભુજી કીધું તો મહાપ્રભુજી પોતાની જે પૃથ્વી પરિક્રમા ચાલુ કરી હતી એમની આખી મૂકીને પછી એમને પ્રગટ કરવા ગયા પછી જયારે એમને પ્રગટ કરી દીધું એના પછી એમ પૃથ્વી પરિક્રમા અધૂરી ના મૂકી પછી પાછા લઈને પૃથ્વી પરિક્રમા એમ ખતમ કરી શરૂ કરી જે મને આમાં એ વાત સારી લાગી કે કુંભનદાસજી જ્યારે નાના હતા ત્યારથી જ ખોટું નહોતા બોલતા અને પાપ થાય એવા કઈ કર્મ નહોતા કરતા જે મનામાંથી એ વાત ખબર પડી કે આપણે એવા ભગવત જોડે સંગ લેવો જોઈએ કે જેનાથી આપણે પણ દૈવી થઈ જઈએ હમ જે જે મનામાં એવા લાગી કુંભનદાસજીને પત્નીએ કહ્યું કહ્યું કે ભાઈ તમે આ શું માંગ્યું તમને ઠાકોરજીની સેવા માંગવી હતી જે જે મનામાં એ વાત ખબર પડે કે શ્રી આચાર્યજીને ખબર હતી કે ગુંબનદાસજી ની એ સેવા નહીં કરી શકે એટલે એમને કીર્તન ગાવા આપ્યા એટલે એમને ખબર હતી કે બંને એટલે એમની પત્ની દૈવીજી નથી એટલે સેવા બરોબર ઘર થાય નહીં એટલે એટલે એમને કીર્તનની સેવા હા સાચી વાત છે કેમ કે હજી સાત સાત બાળકો થવાના બાકી છે એમને હવે આમાં જુઓ આપણે અત્યારે જેટલી વાર્તાઓ જોઈ રહ્યા છીએ ને એમાં આ શ્રીનાથજીના પ્રાકટ્યની વાર્તાઓ ઘણી બધી આવે છે પણ આપણે આના પહેલા એવા ઘણા બધા વાર્તા પ્રસંગ જોયા છે કે જેમાં ઠાકુરજી કોઈને કોઈ રીતે અનેક બીજા સ્વરૂપોનું પણ પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજી દ્વારા થયું છે જેમ પદ્મનાભદાસજીની વાર્તામાં આવ્યું કે મથુરાધીશજીનું પ્રાકટ્ય થયું તો પદ્મનાભદાસજી એમ કહ્યું હતું કે મેં ઘણા શાસ્ત્ર વાંચ્યા છે અને મારા મગજમાં ઘણું બધું છે એમ શાસ્ત્રમાં કહેલું વાતો એટલે તમે મને કોઈ પણ સ્વરૂપ પધરાવી આપશો દેવા માટે તો મારો ભાવ એમાં એટલો દ્રઢ નહીં થાય એટલે હું જો પ્રકટ સાક્ષાત્કાર ચમત્કાર જોઉં તો મારી સેવામાં આસ્થા દ્રઢ થશે એટલે શ્રી મહાપ્રભુજીએ એમને લઈને યમુનાજીના કિનારે પધાર્યા કર્ણાવલમાં અને ત્યાં બહુ મોટું સ્વરૂપ મથરાધીશજીનું ત્યાં પ્રકટ થયું સ્વરૂપ બહુ મોટા પ્રકટ થયા પણ કેમ કે એ સ્વરૂપ ને મથરાધીશજીને પદ્મનાભદાસજીને માથે પધરાવવા હતા એટલે ઠાકોરજીને વિનંતી કરી કે આપ આપના સેવક જે આનંદથી આપની સેવા કરી શકે એટલા આકારમાં આપ પ્રકટ થાવ એટલે પોતાનું મોટું સ્વરૂપ ઠાકોરજીએ સંકોચીને નાનું કરી એ ઠાકોરજી પછી પદુનાથદાસજીના ઘરમાં બિરાજ્યા સેવામાં એવી રીતે બીજા પણ ઘણા બધા શિષ્યોના પ્રસંગમાં ઠાકોરજીના પ્રાકટ્યની વાર્તાઓ આવે છે પણ શ્રીનાથજી સિવાય બીજી બધા જ પ્રસંગો છે એમાં ઠાકોરજી દરેક વૈષ્ણવના ઘરે સેવામાં પધાર્યા છે દેવાલયમાં બિરાજવાનો એક પણ પ્રસંગ જોવા નથી મળતો કેટલાક પ્રસંગો એવા પણ છે કે દેવાલયમાં બિરાજતા ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીએ ઘરમાં પધરાવી લીધા હોય જેમ કલ્યાણરાયજી ના સ્વરૂપના વિષયમાં વાર્તામાં આવે છે એવું કે બંને ભાઈઓ પૂજારી હતા અને ગામના બહાર તળાવ કિનારે એક દેવીનું મંદિર હતું ત્યાં એ સેવા પૂજા કરતા પણ એ દેવી ખરેખર કલ્યાણરાયજી ઠાકોરજી હતા પણ ગામના લોકો કેમ કે બધા દેવી ઉપાસક હતા એટલે ત્યાં પરંપરાથી એ ઠાકોરજીની પૂજા પણ દેવી તરીકે થતી હતી ઠાકોરજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હું અહીંયા બિરાજું છું આ લોકો મને સ્ત્રીના કપડાં પહેરાવી અને પૂજે છે તો આપ મને આમાંથી બચાવો એટલે ઠાકોરજીને પરિશ્રમ દૂર કરવા ઠાકોરજી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને બે ભાઈઓ જે સેવા કરતા હતા એમને વાત સમજાવી અને એ દેવાલયમાં એમના ભાઈઓને એમ કહ્યું કે તમે ગમે તે બીજી મૂર્તિ બેસાડી દો અને આ ઠાકોરજીને તમે તમારા ઘરમાં પધરાવીને કોઈ જોઈ જાણે નહીં એવી રીતે એમની સેવા કરો તો દેવાલયમાં બિરાજતા ઠાકોરજીને પણ શ્રી મહાપ્રભુજીએ ઘરમાં પધરાવ્યા પણ શ્રીનાથજીના વિષયમાં એક ખાલી એવું આવે છે કે શ્રીનાથજીની પોતાની એવી ઈચ્છા હતી મહાપ્રભુજી તો આપણે જોયું તે પ્રમાણે એવું જ ઈચ્છતા હતા કે શ્રીનાથજી કોઈના ઘરે બિરાજે પણ જેમને જેમને પણ પૂછ્યું શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડે છે કે બીજા વિરક્ત વૈષ્ણવ જેટલા પણ હતા એમને સદુ પાંડે તો ગ્રહસ્થ હતા બીજા વિરક્તોને પણ પૂછ્યું પણ બધાએ એમ કહ્યું કે શ્રીનાથજીની સેવા અમારાથી નહીં થઈ શકે એમાં એક કારણ એ પણ હતું કે આટલું મોટું સ્વરૂપ કોઈ ઘરે પધરાવી કેવી રીતે શકે અને પધરાવે તો એની સેવા કેમ કરી શકે કેમ કે એમને તો સ્વરૂપને તમે પંદર વીસ જણા હોય તો પણ તમે હલાવી ના શકો એટલું મોટું સ્વરૂપ સંભળાય છે ને તમને હા આ કોઈ ટૂંટું એવો પ્રસંગ છે કે જેમાં શ્રીનાથજીએ પોતે એવી ઈચ્છા પ્રકટ કરી કે મારે દેવાલયમાં જાહેરમાં પૂજાવવું છે એટલે ઠાકોરજીની આજ્ઞા હોય તો પછી આપણે શું કરી શકીએ એટલે મહાપ્રભુજીની ઈચ્છા ન હતી તેમ છતાં પણ શ્રીનાથજીને દેવાલયમાં પધરાવ્યા પણ ખાલી શ્રીનાથજીનો જ આવો પ્રસંગ નથી તમને કદાચ ખ્યાલ હશે કે દ્વારકાધીશજીના પ્રસંગમાં પણ શ્રી મહાપ્રભુજીએ દ્વારકાધીશજીને દેવાલયમાં પધરાવ્યા હતા એટલે જ્યારે દ્વારકા યાત્રામાં શ્રી મહાપ્રભુજી પધાર્યા તે વખતે દ્વારકાનું મંદિરમાં કોઈ મૂર્તિ હતી નહીં ખાલી મંદિર હતું ત્યાં પધાર્યા તો શ્રી મહાપ્રભુજી ઘણો લાંબો સમય ત્યાં બિરાજ્યા અને એક વખતે શ્રી મહાપ્રભુજીને ઠાકુરજી એમ આજ્ઞા કરી કે અહીંયાથી થોડા દૂર એક લાડવા કરીને ગામ છે ત્યાં કૂવામાં હું અહીંયા બિરાજું છું અને મારું આ એ રૂપ છે કે જે શ્રી રૂક્ષ્મણીજીએ એટલે ઠાકુરજીના પટરાણી હતા એમણે એ સિદ્ધ કર્યું છે તો મને આપ અહીંયાથી બહાર પધરાવો એટલે તો ત્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એ સ્વરૂપને પધરાવીને પ્રકટ કર્યું અને દ્વારકામાં જે દેવાલય છે ત્યાં એમને પધરાવ્યા હવે એ સ્વરૂપ પછીથી બેટ દ્વારકા પધાર્યું અત્યારે એ સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી પ્રકટ કર્યું એ બેટ શંકોદ્ધારમાં બિરાજે છે એટલે કહેવાનો મતલબ એ છે કે ठाकुर इच्छा थे तो ठाकुर जी घर में बिराजे ठाकुर जी चाहे तो देवालय में बिराजे जो देवालय में बिराजे ठाकुर जी तो देवालय सेवा पूजा थे घर में बिराजे तो पुष्टि मार्गी रीति थी थे सेवा पूजा तो देवालय पूजा ना जो प्रकार है जाहिर सेवा पूजा ना प्रकार है पुष्टि मार्गी प्रकार नहीं बात अह खास ध्यान समझिए ठाकुर जी तो ठाकुर जी પણ એમની જે સેવા પ્રણાલી છે એ જો ઘરમાં ભક્તનું સર્વસ્વ સમર્પણ સ્વીકારે ઠાકુરજી અને એ રીતે ભક્તના આધીન બનીને એટલે એના તાબામાં રહીને સેવામાં બિરાજે તો તો એ પુષ્ટિ માર્ગી પ્રકાર છે અને જો જાહેર સાર્વજનિક પ્રકારમાં જો ઠાકોરજી બિરાજી રહ્યા હોય તો પછી એને પુષ્ટિ માર્ગી પ્રકાર ન કહી શકાય તે દેવાલયનો મર્યાદા માર્ગી પ્રકાર છે એમ સમજવું જોઈએ સમજમાં આવ્યું ને તો હવે જુઓ આગળ બીજો પ્રસંગ આમાં કોઈને કંઈ પૂછવું કેવું છે જે જે મને મને આવું કન્ફર્મ કર્યું કે દેવાલય એટલે મંદિર ને હા દેવાલય એટલે મંદિર એટલે મંદિર તો બંને જગ્યા હોય આપણા ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય તો જે બિરાજતા હોય એ સ્થાનને આપણે મંદિર જ કહેતા હોઈએ છીએ પણ મંદિરનો એક પ્રકાર એવો હોય કે જે આપણા ઘરમાં હોય અને મંદિરનો એક એવો પ્રકાર હોય કે જે જાહેરમાં હોય એટલે જેમાં ઠાકોરજી માલિક હોય અને ઠાકોરજી પોતાની માલિકીથી પોતાના દેવાલયમાં બિરાજતા હોય તો જાહેર જે સ્થાન છે એ એવા છે કે જ્યાં કોઈ વ્યક્તિનું ત્યાં માલિકી નથી અને કોઈ વ્યક્તિના ઠાકોરજી તરીકે ન કહી શકાય જાહેર બધાના ઠાકોરજી છે અને એ જે દેવાલય છે એ દેવાલયની માલિકી એ દેવાલયમાં આવતી જેટલી પણ સંપત્તિ છે ભેટ છે સામગ્રી છે એની માલિકી એ બધી એ ઠાકોરજીની ગણાય આપણા ઘરમાં માલિકી બધી આપણી ગણાય અને આપણા સ્વામી તરીકે આપણે ઠાકોરજીને ઘરમાં પધરાવીએ એમને બધું સમર્પણ કરીએ દેવાલયમાં સમર્પણ તો ન થઈ શકે ને તમે બહુ તો ભેટ ધરી શકો બે ચાર કેળા સફરજન ધરી શકો આપણે જેવી રીતે ઘરમાં આપણું બધું જ પ્રભુને સમર્પિત કરીએ છીએ તેવી રીતે દેવાલયમાં તો ન કરી શકો જો દેવાલયમાં કોઈ એવું કરે તો એ દેવનું માલિકીનું થાય અને પછી એ પોતે ઘરમાં રહી પણ ન શકે એ ઘરને દેવાલયને આપે જૂના જમાનામાં એવું થતું ઘણા લોકો આજે પણ એવું થાય છે લોકો પોતાની સંપત્તિ દેવાલયમાં દાન તરીકે લખાવે પછી એ દેવની માલિકીની થાય એ લોકોની ન ગણાય જી જી જી અરે કોણ છે ભાઈ આ મ્યુટ કરો ને ફોન તો આજે આપણો સાડા નવ જેવું થવા આવ્યું છે તો બીજું કોઈ વિશેષ વિચાર ન હોય તમને તો આજનો ક્રમ અહીંયા રાખીએ કાલે આપણે પાછું કરીશું પ્રણામ પ્રણામ